સાચી સમાધિ સમાધિ પરમેનન્ટ હોઈ શકે એ તો હું જાણતો જ નહોતો આખા જગતને બંધ આંખે સમાધિ રહે છે એ પણ બધાને રહે કે ના પણ રહે જ્યારે અહીં આપણને ઉઘાડી આંખે સમાધિ રહે છે ખાતા પીતા ગાતા જોતા સહજ સમાધિ રહ્યા કરે આ દાબડા બાંધીને તો બળદને સમાધિ રહે છે એ તો કૃત્રિમ કહેવાય અને આપણને તો ઉઘાડી આંખે ભગવાન દેખાય રસ્તે ચાલતા ફરતા ભગવાન દેખાય બંધ આંખે તો બધા સમાધિ કરે પણ ખરી સમાધિ તો ઉઘાડી આંખે રહેવી જોઈએ આંખો બંધ કરવા માટે નથી આંખો તો બધું જોવા માટે છે ભગવાન જેમાં છે એમાં જો જોતા આવડે તો ખરેખર તો જેમ છે તેમ જો જેમ છે તેમ સાંભળ જેમ છે તેમ ચાલ અને છતાંય સમાધિ રહે એવી દાદાની સમાધિ છે અને પેલાને તો જગ્યા ખોળવી પડે અહીં એકાંત નથી તો જગતમાં ક્યાં જઈશ અહીં તો પાર વગરની વસ્તી છે ભીડમાં એકાંત ખોળી કાઢતા આવડે એનું નામ જ્ઞાન આ ગાડીમાં ચોગરદમથી ભીડ દબાય ત્યારે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ચૂપ રહેશે ત્યારે જેટલું જોઈએ તેટલું એકાંત લો ખરું એકાંત તો ખરી ભીડમાં જ મળે તેમ છે ભીડમાં એકાંત એ જ ખરું એકાંત સાધુઓ સમાધિ કરે છે હિમાલયમાં જઈને પૂર્વાશ્રમ છોડે અને કહેશે કે હું ફલાણો નહીં હું સાધુ નહીં હું આ નહીં તેથી થોડું સુખ વર્તે પણ તે નિર્વિકલ્પ સમાધિ ના કહેવાય કારણ કે તે સમજણપૂર્વક અંદર નથી ગયો એક જણને ઊભા ઊભા સમાધિ થઈ જાય છે તે મેં જોયું છે આપણે બૂમ પાડીએ તોય એ સાંભળે નહીં એને સમાધિ ના કહેવાય એ તો બેભાનપણું કહેવાય સમાધિ કોને કહેવાય સહજ સમાધિને એમાં પાંચે ઇન્દ્રિયો બધી જાગૃત હોય દેહને સ્પર્શ થાય તોય ખબર પડે આ દેહનું ભાન નથી રહેતું એ સમાધિ ના કહેવાય એ તો કષ્ટ કહેવાય કષ્ટ કરીને સમાધિ કરે એ સમાધિ ના કહેવાય સમાધિવાળો તો સંપૂર્ણ જાગૃત હોય